that time or this time. So when you have the opportunity of meeting a human soul, walking, eating food, doing everything normally, then it is the greatest punya that you do, that you approach him with humility and you tell him, I don't know anything. Even if you're the greatest sinner that I have found, you go to him. not he says, who sinned? He teaches you that. See, it is not his job take you from an A, C class day and put you to a B class day and then from B class day to A class day. See, we are all living in jail. But the moment you realize that no matter where you are, whether you're in the US or any part doing your thing, not knowing what you are, you're always in jail. But if somebody says, you're not in jail because this is what you are, this is what your attitude to your wife, your attitude to your own self. See, I don't, I am not at liberty to give you the jnana. The jnana should come from Dada. So I'm not going to speak about the jnana at all. But this much I want to say that the essence of everything that one has to know to sleep without worry, without tension, and making sure that in your next birth that you are progressing, that you will go up is contained in this jnana that is And there is so much of depth and philosophy and everything contained in it that had it been better disciples of him and this word would just grow all over the world. I wish people understood this. I wish, I wish every person who comes and preaches understand It is not ethics. It is not be good, lead a good life. It is there, but it's beyond that. It is understanding why, why this happens. And it is the most important thing is somebody shows you not that you're sin and redeemed, which is why you do this, why it happened that way. See, today when I walked, it said the world is a drama, that is the world is a puzzle itself. Now, it is a very crisp, correct definition, if you agree with me. Now a puzzle does not necessarily mean it's all hardship. There are good things in the world, there are bad things. But this concept of good and bad, you know, I'm a holy person, you're not a holy person, all these words we use without, at least I used to, without understanding my own self. Without, and what good is it to go to university, get degree, you know, fight File and of degrees, all paper, see, solvation. And then somebody asks, like him asks, who are you? He says, oh, I, I don't know, you know, I know this. There should be no doubt about that, I think. If you ask me today what you have learned, if, there is no doubt in my mind. That doesn't mean I am a human, but there is no doubt in my mind on what I am and what you are and what, what is my relationship to this world. Oh, this world is illusion. This world is Maya. That's what the scripture says. But he says, it's not, it's okay. You know, there's good things, there's bad things. But what is it? How do you resolve the puzzle? How do you do it? That no temple is going to do it for you. You have to realize this truth. Not even through him, you have to realize through yourself, you see. But what he gives you is this tremendous weapon in your hand that you can use. I like to think of it as a, a, mess, a, a, a unique medicine, you know, like umbrella, immortal. And once you understand his jnana, then maybe you can try and endeavor. And I see. That sincerity is the, perhaps the most important thing in, in one's spiritual development, the development of the soul. It's not, it's not just repeating it, but one has to be at least, I feel it every day, two minutes, whether it's morning or evening, when I can quietly be go in a corner and say, oh Dada, you taught me the great thing. Let me, let me have your grace flow. Let me know this. Because you have done everything, you have taught me everything. But let me practice it. Let me enjoy the harmony for a, for a second. See, it, to me that is what I would like to continue my life, do everything. But that, what he has given me is so precious for nothing. I don't have to go anywhere. I don't have to go to the mountains. I don't have to go to anybody. He says, you go do your activity, you do your pujas, you do this, but remember the principles. Remember first who you are and then try to understand who you are, who the world is. If you don't know who you are, then there is no question that you will not solve the puzzle. Now, I don't want to create the impression that I am a human or I know the answers but I know one thing, that he has been so gracious. It, it was ordained that in my previous birth, I might have done something, or my father or great-grandfather or my folk, they would have done something for me, that I met an illumined soul. You see, I was traveling in India, <clears throat> and I asked one man, in Rishikesh. I said, you know, this, this jnani, just, I met this jnani, I said, he's so much, it looks like he can, there's so much truth and purity in him, that, is that the highest? He said, yes. He said, because he says he has, his business is just give you the knowledge. He is there to save you. And then we started talking, he said, see, when this Jnani walks on the floor, on the ground, wherever he walks. Even, even the grass, even the flowers, animals, insects, if his feet touches this, then they will get liberated faster. Because that is all he does. His job is not to make cure of your stomach problem or head problem. No, he, that, Jnani says no, I, or give you eternal, you know, Jnani says no. I, if you want that, don't come to me go to the doctor and do something. If you want liberation from this whole jail business, then you come. So, you may, you may think that you want it, but be sure that you understand it. As I was, see, I'm very sure now, after Isnyan, I'm very sure that I will be, I will get it. See, there was a, there's a parable, one man said, you know, in, in, the, in the scriptures, one man said, uh, he approached God this is story, and I hope I have time, to can buy it. He said, uh, will I get moksha to Shiva? Shiva said, yeah, you might get it, you know, it takes 10,000 births you have to take. That man said, uh, thank you very much, at least 10,000 births I'll get. Then the other man was a very devout person, but you know, he already thought that he was there. You know, he said, okay, I also want moksha. But he said, uh, you know, for you it may take uh, five words because you studied all the scriptures. Oh, five words I had to wait, that's too long. See? Shiva said, the, the, the person who said 10,000, he got it first. This patience is something really important I learned from experience. That it is nice to say I want to be liberated right now, you know. But it's another thing to understand the whole life, to have the experience. It's not something that you go and get it. It's something that you have the experience so that you can relate. You ask Dada what happens. He talks to you know business people. He gives exactly he meets meets different people, different walk of life. So unless you have the experience, you you cannot relate this great truth to every common man. So patience, I learned, is a very important virtue that one should possess. It, you have to be restless. I want to get it. That is that's a good thing I feel. It helps you. But once you feel that and you're sincere about it, then the master comes to you he recognizes you and you can recognize him. Now I, I would like to say also a very important aspect. There are a lot of people in who come and preach Vedanta, preach this religion and they all are probably more qualified than I am to do this. And I'm not much of a learned man and I say this with all sincerity, humility and truth. But I say this, and this is again experience. When you doubt somebody, I felt it's good to doubt. Is this my real teacher? Good to do that. Rather than to accept. Because a lot of times you will find out that you are disappointed, that you did not get something. And the fault may not always be with the other person. The fault may be with you too. But the, the bottom line is you are disappointed. You want to serve someplace else. And I asked this question again to a very wise man in India. He said, you keep searching, there's nothing wrong. You keep searching, meet all of them. But you test whatever is said in the light of the truth that the scripture says. And when you go to one man and he tells you the truth and you're happy, then you will not go there. You will not search somewhere else. That is the test. The ball is dropping from the stair steps. When it comes to the last step, it's not going to count. This is And this is what many people who are much older today, much wiser, much more learned, they have told me. Now, the first thing, yesterday Dada was telling me, the first sign of greatness is not for you to say, I know everything, I'm great. It's for the other person. See, it is the most basic, the fundamental truth in such a sweet way. Why do you resent? He said, don't even resent at, at a dog. He says, don't resent. I don't like it, you know. I hate this. Oh, I don't eat meat, you know. This uh-huh, aham, you know, he, he, he completely destroyed it. He, he shattered it. And he lived it. I have, seen, I have stayed with him. I've had a great fortune to be with him for hours. He has so much separated his body and soul. He lives constantly in this. I was asking my wife this morning. She says, yes, you know, he, he doesn't live in the body, even though she does not come very often, she doesn't have the time. She thinks of it. She, immediately she, she notices the, great, the greatness in him. And my lesson is this sincerity when you approach him is very how much ego I have. But he has, he is my redeemer. He has no ego. You ask him any question. Dada, I, I used to drink. Chalo hai, doesn't matter. I'll take care of that. So much compassion. So much. Even God will not. If you get into God, you won't have it. He, he has so much. And yet, we, in our, from our side, have to be sincere, I feel. I have asked him the, the, the deepest question that I had thought there was no answer to. And immediately the answer came. This is, this. see the, the beauty is, he does not speak by thinking. See, what is, what is uh, hydrogen and uh, what is water? You start thinking. But it, that process I could see is not there. It comes immediately. And this can, I feel, is the greatest sign of a human man. He is eaten a good battle. It is cause effect. Cause effect. Oh, that was already said in Karma Yoga, right? But it's not. What, how he interprets it is very clear and how he put it in practice is what is serenity. He maintains the same point. What what he eats, he, I think when I go home, what food is there waiting for me, or what I want to serve? Will my car go here? See, it's not that he is not that condition. He does not have that thought. And my assessment of my Redeemer is you have given me so much. Let me be worthy of it. Let me be worthy of a little bit of it. Even if it takes so many births, it does not matter. But I said, Allah, don't leave me. I, I have clung on to your foot. Now it's your job. What do you do? If I am going on the right path, you put this alarm clock on me. So I wake up. And it works. Anything you want to do, you know, it's not if feeling guilty or anything like that. It, it is that sincerity, that is the word for it, I say. You know, I have, I don't want to do this. I, I don't want to do this. You keep on saying that. And you remember And this is what I think I would like to do more. And be worthy of it. And in the little time that we have, see how much time we spend on other things I used to do that, but I think it's worthless, it's pointless. It will go on, you know. You have, you know, you have problems. It's a, it's a very great human thing to think that mine is the biggest problem. Nobody else is bigger. My problem is the biggest problem. Every man thinks that. But that is the biggest error, error that every human being makes. other says, no problem. No emotion, only emotion. And these are not words. These are backed by solid truth. So, in conclusion, I feel that there is nothing that could have saved me from this other than coming in contact with him. This is my personal experience and I don't want to sound like a salesman or a mouthpiece for him. I am sharing with you some of my most deepest feelings from the bottom of my heart. I hope and pray to Him that I will always be worthy of His grace, my family, my wife, and children. With His blessings, and if I can only remember His principles and jnana, and practice it, and have the jagrati, 24 hours a day, at least, you know, at some point in my future birth, 24 hours after, then I know I have been saved. There is no I, mine, all these words that you use without understanding. Everything is solved. So I want to say another thing. This again, Sri Krishna tells us. Arjuna asked him, he said, you see, you tell me this path of the, the right path asking me to this, you know. He says, what happens to me? I'm not able, if I'm not able to achieve that, I'm not here, I'm not there, I'm not here, I lost it." Then Sri Krishna says, very beautifully, I, I, I know the passage, but I, I can just think of you very, and this is like Dharma. Why are you worried about it? In this path, there is no return. There is no distance. You only go up. You see, he says, and I saw him birthday in And I always wondered, you know, how, how God, how, how a divine man looks like. There are thousands of people who came to see him, poor people from the village, but they had this beauty, they came with little gift for him. I saw him, he treated everybody with the same poise. No, no discrimination, nothing, same poise. And he reminded me of the book I read, you may ask me, have you seen it? No, but I can imagine, that's all I can do. Of Sri Krishna walking in Mathura. Before he comes Kamsa the next morning, he comes and he walks in the street. And there's this old lady who comes and gives, she's got a hunchback. She makes a little sandal case for Krishna and she gives it to him. And he just, she sees the purity, she pulls her head and she becomes a slave for her. Another person comes and gives him a gift. He was giving everything. See, this is a picture that I saw, in my own eyes. And it is not emotion, it's something that's very personal that I experienced. Now, since meeting him, I have had, it's not that I have not had problems, I've had problems, but they don't bother me anymore as they used to. And I would again like to offer my salutations to him and say that from my own experience, I hope and pray to Punya Dada that I am always worthy of the Jnana Deity. There is, there is no question in my mind that if I keep on thinking about Jnana, if I'm thinking about his faith, how he gave me, what he has done in life, and that I, the Lord, my Lord. if I have to say something to the world, thermometer ના થાય બરાબર નથી પણ જે બન્યું એ કરેક્ટ છે શું છે ન્યાય જ છે બન્યું એ જ ન્યાય કુદરત નો નિયમ કેવો છે જે બને એ ન્યાય અને આ થર્મોમીટર જોઈ લેવાનું કે આ ન્યાયમાં નથી આ એટલે ફરી ફરી સુધારો કરવો જે ફરી આવો ન થાય પછી ન્યાય જે બની ગયું છે અત્યારે તમને કોઈ પણ મુશ્કેલી સવાલ થઈ ગયો ભાઈ ની જોડે ભાગીદારી હોય અને પછી અડધી જમીન મને ના આપે અને પછી તમે પાંચસો ઘરે આપીને જાય તો પછી તમે જે મળે તમે તે ન્યાય ન્યાયના આધારે ખોટું કરી રહ્યા છે જે બન્યું તે ખોટું થયું ન્યાયના આધારે બન્યું તે સાચું બન્યું તે સાચું એ બન્યું એ ન્યાયના આધારે ખોટું કહેવાય ન્યાયના આધારે ખોટું કહેવાય ને ન્યાયના આધારે જોવાનું નથી કુદરત નો ન્યાય શું છે એ જોવાનો ન્યાય નહીં ન્યાય ના આધાર એટલા જ માટે જોવાનો હોય છે કે આપણે ફેરફાર કરવું જોઈએ કે આવું ના થવું જોઈએ શું કહ્યું એમની ભૂલ થઈ રાઈટ આપણે આવતો બહુ સુધારો છે આપણે ભવની વાત નથી કરતા આપણે જે રામ ભગવાન નું જે થઈ ગયું એની વાત કરીએ મૂળ પ્રશ્ન એમનો પેલો રામ ભગવાન ની વાત છે કે રામ ભગવાને જે ત્યાગ કર્યો એમની ભૂલ થઈ ગઈ ને ના ભૂલ એ ભૂલ નથી અત્યારે કોઈ પણ ને અહીંયા આગળ છે સ્કૂટર આવતું હોય અને સ્કૂટર સાથે આમ પગ ઉપર ફરી ગયું અને તૂટી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું પણ માણસને આ સ્કૂટર સ્કૂટર હજી રોંગ સાઈડમાં ન્યાય જેવી બધું તદ્દન ખોટું જાય સ્કૂટર પણ આપણો તો બસ દુઃખપાત ગયો એ હજી વાસ્તવિક બધું એટલે આ ન્યાય જુદો જ કરેક્ટ આ જે બન્યું એ કરેક્ટ માનશો તો આ જગત હેન્ડ આવશે નહીં તો હેન્ડ નહીં આવે કારણ કુદરતના હાથમાં સત્તા છે કુદરત ન્યાયમાં જે છે નિરંતર કહેવાય કુદરત નો ન્યાય બિલકુલ કરેક્ટ છે આ કોર્ટો નો ન્યાય ખોટો એટલે જે બન્યું એ કરેક્ટ વસ્તુ સમજો જાય તો આ વિજ્ઞાન સમજવા જેવું છે નહીં તો આ તો બધા જગત જાણે છે ને કે આ આ ખોટું છે ખોટું કરી માથા ગુટો કરે ખાલી સમજો ને? દાદા એમનો એટલે એટલે એના જે ધર્મવિજય ના આધારે ખોટું છે. થર્મોમીટર શું કહે છે કે આ બરોબર નથી પણ કુદરત શું કહે છે કે બરોબર આ જ બરોબર છે કારણ કે એનો વ્યવહાર કરવાનો આવો હતો તેનો વ્યવહાર પર આધાર અમારી દ્રષ્ટિએ તમે કહો બહુ સમજદાર બહુ ધીરી વાત સમજાવ્યું કે એમની દ્રષ્ટિએ સાચું બધા બરાબર બરાબર છે જ મને માટે ટાઈમ લે થોડો એકદમ કેમ સમજાય તો તમે જે આ માનેલું કે આ ખોટું થયું આ દુનિયામાં ખોટું ન્યાય ના આધારે ખોટું થઈ રહે છે બાકી ખોટું થતું જ નથી ગુજરાત હંમેશા ન્યાયમાં જ એ રેગ્યુલર સ્ટેજમાં જ હોય મારું એમ તમને એવું કર્યો છે એ દેખાડે છે થર્મોમીટર પણ થર્મોમીટર આ કર્યો છે જ રાખી જોવાનું છે એ બધા ચડે છે ઓછો શિવાજીની ન્યાય નથી ન્યાય તો બન્યું એ કરે બન્યું એવું જો તમે તમારી સમજણમાં બેસે તો આ જગતનો ઘણો ખરો ભાગ હલકો થઈ આ અમે જાતે જોઈ લઈએ કે બન્યું એ જ કરે પછી અહીં પર ક્લેમ નહીં માગો એની પર નો ક્લેમ ભૂલી જવું ભૂલી જવું એટલે આ સમજણ રાખવાની છે કે જે થર્મોમીટરની વાત કરી ને કે થર્મોમીટર તમારે મૂક્યું એમાં શું બતાડ્યું હતું કે પિતાનો ત્યાગ કરી ખોટું થયું જગતની દ્રષ્ટિએ આ જગતનું થર્મોમીટર આવું છે કુદરત શું કહે છે કુદરતનો ન્યાય શું કહે છે તો કે જે બન્યું તે કરેક્ટ જે થઈ ગયું એમાં તમે આટલું ફેરફાર કરો ત્યાં તમે લાખ ડોલર કરો ને તો એ ત્યાર કરેલો પાછી સીતારામને પરણવાની નથી તો ભગવાન નથી એમાં આપણે જ ભૂલ છે આપણે જ ખોટું માનવું સમજવું છે ધ્યાનથી તમે સમજો શું બન્યું તે કરેક્ટ રામચંદ્રજીને કરેક્ટ લાગ્યું સીતાજીને કરેક્ટ લાગ્યું અને એને બંને પોતપોતાની રીતે એ કરેક્ટનેસમાં રહીને રામ હશે જ્યારે સીતાએ પોતાની સાધના પૂરી કરી અને આપણે પાછળ બેઠેલા બધા આ બુદ્ધિ વાપરીએ અને આપણે ગોઠા ખાઈએ છીએ ઉલટું એમને જે રીતે લીધું એ દાદા બતાવે છે કે એમને કઈ રીતે એમની સમજ કઈ હતી રામચંદ્રજી સીતાજી તે જે બન્યું તે કરે પોતે આપણે લાગે કે ત્યાગ કર્યો પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો જ નથી અને પિતાનો ત્યાગ થયો જ નથી આ તો બધું જે બને છે તે લખેલું છે જે ભાષા છે તે બાર ભાષાની તો વાલ્મીકી રામાયણ લોકો લોકો શું અર્જુન શું કહે છે મામા થાય ત્યારે ભગવાન એ મરી ગયેલા મારી તમને સારો ભરી ગોળી નહીં જશે એટલે લોકો આજના શું બુદ્ધિ જોઈએ શું સમજ કરવી કે આ કૃષ્ણ ભગવાનને ઉશ્કેર્યો હતો કેવું નથી આ લોકોને શું સમજણ પડે આ બુદ્ધિથી સમજાય બુદ્ધિ ગલપા સમજાય એટલા માટે તમે સાંભળવા માટે આવે છે કે હા પણ જુનિવર્સિટી સમજવું અને માટે તમારે મારી પાસે બે ત્રણ તો એક્ઝેક્ટ સમજાય પછી તમે ફ્રી થઈ જાય પછી વાંધો ના આ બહેનો અહીંયા બધી ભેગી થઈ છે ભાઈઓ ભેગા થયા છે એ લોકો સમજી શકે કહેવાનો મતલબ તમે ટાઈમ લઈને હવે સમજાવો હા તો બધા લગભગ ઘણા ખરા તો કેટલી વાર દર પછી આવી અને સમજે છે અને જે ક્વેશ્ચન છે આજે લોકો એમ કે છે કે ભાઈ રામ ભગવાને તે ત્યાગ કરેલો એટલે ભગવાને ખોડું કર્યું એટલે પુરુષ અન્યાય કરે છે અને સ્ત્રીઓનું એમ કેવું છે કે અમે અન્યાય ઊંઘે મોડે શા માટે સહન કરીએ આ જગત ન્યાય જેવું નથી એ જ અસલ ન્યાય વ્યવહાર કરવું એ જ અસલ તમારો જો વ્યવહાર હતો એવો જ એટલે એ જ અસલ ન્યાય ન્યાય ધર્મ બીજું સુધી ધર્મ બીજના આધારે કરેક્ટ કર્યું રામચંદ્રને હરેક બાબત એના ફાધરે ના કર્યું બધા જંગલમાં જશો ગયા એ કરે એમને તો આ તો લોકોને મગજમાં સાયન્ટિસ્ટ હતો એ બરાબર ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એ બરાબર પણ એને ખોટું તો કર્યું જ ને ખોટું કોઈ સીતાજીનું હરણ બગડે નહીં જેની પાસે રાવણ રાવણ હતો કેવો સાસુ રેતા નલે નિકટ કરે તો આ બાજુ રામ કીધું એના જેવું છે શાંતિ રાખો રાવણ તો આ ભગવાન થયા નથી કૃષ્ણ ભગવાન સાથે કૃષ્ણ ભગવાન ભગવાન થયા નથી એ ભગવાન જમાનામાં એ લોકો શું કામ લડ્યા એ લોકો લડ્યા ત્યારે પછી આ નવું જનરેશન લડે ને એ જમાનામાં એ લોકો શું કરવા લડ્યા એ લોકો લડે એટલે આ જનરેશન કોણ લડ્યા રામ રાવણ બધા લડ્યા લડવા માટે જીવન તમે વાતો શું હોય અત્યાચાર હોય એમાંથી બોધપાઠ શું લેવાનો પાછળના લોકો જે એમાંથી બોધપાઠ શું લેવાનો લગ્નો લગ્નો ના આવે ઇતિહાસમાં લડવા માટે હમારી જન્મ ધરાવે જો એક બાજુ તે રામ અને લક્ષ્મણ તે લક્ષ્મણ એક બાજુ જન્મ હતો અને એક બાજુ રાવણનો જન્મ હતો એ દેવ સામાસમાં લડવા માટે જ જન્મ્યા હતા અને એનાથી બધો ઇતિહાસ રચાશે છે અને લોકો ઇતિહાસ વાંચશે જુદી વસ્તુ છે આ વસ્તુ સમજવા છે લડવા માટે જ જન્મ્યા હતા પેલો વાસુદેવ હતો લક્ષ્મણ રામ બળરામ હતા અને આ પ્રતિ વાસુદેવ સતીનારાયણ રાવણ તે દેવ લડવા માટે જ જન્મ પછી કૃષ્ણ અને જરાસંઘ લડવા માટે જ જન્મ ઇતિહાસ ઇતિહાસ રચાય કેવી રીતે ઇતિહાસ અને એમાંથી બોધપાઠ કલાકાર મળે આપણે જો બોધપાઠ લેતા હોય નવરા હોય કરે છે પણ આવું વાંચે ને પહેલું વિશ્વયુદ્ધ થયું આપણે એમ કે ઇતિહાસ જાણીએ છીએ કે પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું લોકોને ખબર પડી કે આ ખોટું થયું તો લોકોએ બોધ બોધપાઠ લીધો ને એને બીજું કર્યું અને હવે ત્રીજાની તૈયારી છે એનું શું એટલે કે લોકોએ આખી બોધપાઠ લીધા ની પહેલું વિશ્વયુદ્ધ થયું બીજું થયું હવે ત્રીજાની તૈયારી છે આમાં જ થવું રહ્યું એનું પ્રિવેન્શન જે ખોટું થાય છે એનું પ્રિવેન્શન શું હવે જે ત્રીજી છે તે વિભાજન થવાનું છે મનુષ્યનું આખા વર્ગના મનુષ્યનું વિભાજન થવાનું છે કે બધા મનુષ્યોને ઘઉંના ઘઉંના કુંડમાં ગૌ જ્યાં હોય ઘઉં તો ગૌરવ આપણા ત્યાં ભેગા હોય ત્યાં આપણે એને ઘઉં કે શું કે આ ગૌની ગુણો છે અરે ભાઈ પંખેડા છે ને તને તો કહેવાય ગૌની ગુણ જવાનું સમજ ને એવું આ માણસ અત્યારે આ આ મનુષ્યથી કદી આ આ વર ના આવે તો આ મનુષ્યો મહા દુઃખી થઈ જાય ભયંકર દુઃખમાં કર્યા કરે શું કહ્યું આ વાર આ ક્લિયરન્સ છે પેલી વાર ક્લિયર કરી નથી પેલી વાર તો વધુ ઊંડા મોડા રાખ્યો આ વાર ક્લિયર કર્યા છે એટલે બે બે વર્ષ વસ્તુ પણ છે ઘઉં અને કાંકરા બંને એટલે અમદાવાદના પેપર વાળા પૂછ્યું ઘઉં કોણ એના મને એમ કે સારું અમે ઘઉં હોઈએ તો અમે બચી જઈએ એમને એવું છે ડેફિનેશન કહું ઘઉંની ઘઉં એટલે મનુષ્યો જે ભ્રષ્ટાચાર પરણે કરાવનારા છે એ કોંગરા છે જે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે તે ઘઉં છે ત્યાં ઘઉં આગળ બચી જવાના છે કોણ છે કંકર મચી જવાના છે ખોટું શું કરું છું ન્યાય કરી રહ્યા છે આ તો નિમિત્ત છે બિચારા હા આ શું કરે એને ઘણું બંધ કરવું ના થાય એને સંદાસ બંધ ના થાય તો આ બધા શું કરે આ રેલવે ઠંડા દિવસ કરી દે મારો કહેવાનો મતલબ શું છે એ બંધ થવું જોઈએ એમ તમારા જેવા ઉપદેશકો હોય એ મારું કહેવાનું એવું છે કે તમારા જેવા ઉપદેશકો હોય તો પછી આ બંધ થવું જોઈએ વર્લ્ડ બંધ કરવાની જરૂર નથી કરેક્ટ છે કરેક્ટ છે પછી તમે ઉપદેશ આપો આ નામ આપ્યું અમે અમે ખુશી નથી આવું અમે ખુશી ના આવું પણ બનવા કારણે છોડતા નથી માટે અમે એમાં તે મૌન આ વસ્તુમાં જો ન બન્યું બને તો એ અહીં છે માણસ જીવી શકે એમ એ દસ હજાર માણસો બધા જીવી શકે એમ નથી બનશે ને ત્યાર પછી બે હજાર કે પાંચમી સાલમાં હિન્દુસ્તાન આખા વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું છે બે હજાર નહીં તો એને બહાર ના આવે એમનો કોઈ જાતના એમનો દોષ એમનો એટલો કે આ ફટાકડા બનાવતી વખતે નક્કી કર્યું હતું ની નાખવા બનાવતી વખતે હવે બનાયા પછી હવે વિચાર કરતી ના એમ પણ નહીં નાખવા હવે કે બીજા બીજી શક્તિ વાપરો પણ ચાલીને જે વખતે જે બનાવી તે વખતે જે નક્કી કર્યું છું ને તે વપરી જ જવાના રસ્યા પર અને રસ્યા વાળા એ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ તમારા છોકરાના છોકરા જે થશે એ બધા કોમ્યુનિસ્ટ થઈ જશે આ કન્ટ્રી પર એમ કે એ લોકો એમ નક્કી કર્યું છે કે તમારા છોકરાના છોકરા થશે તે આ કન્ટ્રી ઉપર પણ કમ્યુનિસ્ટ થઈ જશે આ તો કમ્યુનિસ્ટ થઈ જશે આ પણ કમ્યુનિસ્ટ છે જે નહીં તેનો ખાતરી હવે આ દેવ એમ કચ્છે ઘર ઉડાવી તો તો પછી આખી સૃષ્ટિનો નાશ થઈ જશે ધીરે ધીરે છે ધીરે ધીરે છે મારું કહેવું કે જે થઈ રહ્યું છે એ કરેક્ટ થઈ રહ્યું કુદરત હંમેશા કરેક્ટ જ કરે કુદરત કુદરત અવરું કરતી જ નથી કોઈ ક્ષણ આપણે આ તો આપણે બે વર્ષ બે વર્ષ વધારે ન પડે તે કુદરતે રેગ્યુલર મત કરી ન્યાય કરેલો છે લોકો ગુંપાવે છે અને લોકોને ભૂખી કેવું એમ કે એનો કઈ રસ્તો ખરો કે ભાઈનું કેવું એમ કે એનો કઈ રસ્તો ખરો કે રસ્તો જ નથી રસ્તો ના હોય તમે કહી દઉં એ તો ક્યાં ગયા આ રસ્તો રસ્તો જ નથી ટાઈમ પાકવાની જરૂર છે ટાઈમ ટાઈમ પાક્યો ચાલુ ચાલે હિન્દુસ્તાન આ લાભ મજાનો નથી આપણા લાભ માટે હિન્દુસ્તાન તો ભાગ્યશાળી છે આ લાભ આપે પણ આ પાડું છે આપે પહેલેથી જ ભાગ્યશાળી છે એવું કેમ મને એમ કહેવા માંગે છે કે આ બધું રિઝોલ્યુશન થવાનું છે ને હવે એવી એવી સ્ટેજમાં આવી ગયું છે કે સ્ટોપ થાય એનો જે અનુભવ તમે કે આપણે બધા કરીએ છીએ કોઈને થતો નથી કે નથી હું નાઇન્ટીન થર્ટીમાં મારી બાવીસ વર્ષની ઉંમર હતી ત્રીસ કરોડની વસ્તી હતી એ તો નિયમ કેવો હાની વૃત્તિ નિયમ ના આધીન છે આ જગત તારે લોકો શું કે છે બે અત્યારે બે હજાર બાકી થઈ જવું એ કેના જેવી વાત છે આ નાની મને છોકરો હોય ને તે ચાર શૂન્ય પાંચ ઇંચનો હોય ચૌદ નો અને ઓગણી વચ્ચે પાંચ શૂન્ય ત્રણ નો થયો સમજ ને પછી આ પાંચ નો કેટલા ઇંચો થયો દસ આ પાંચ તો પચાસ પંચાવન કેટલો થશે એના જેવા આવે આડા છે ડોન્ટ ફોરકાસ્ટ આ દુનિયાના ફોરકાસ્ટ કરી શકશો નહીં કરશો ગુનો છે તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની અંદર ઇન્ડિયા સેન્ટર બનશે આધ્યાત્મિક તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની ઇન્ડિયા એ તો પૂછે એનો જવાબ આપેલો કે અમે તમે એવો કલરનો અધિકાર છે કે માણસને વિટામિન થઈ પડે ફોરકાસ્ટ માણસને ભરી ઉતારેલો ના એવું ના શાંતિ થાય આનંદ થાય આ વસ્તી વધી જશે એટલે લોકો વિચારે છે બે હજારમાં આવતી જ અમે શું એટલે હું અત્યારે ખાવ ને અત્યારે કહ્યું સવાર નથી આ તો ઘનચક્કરોની વાતો છે કે બાબા બાબા ને પાંચ ચૌદ નો તર આટલા આઠ નો તર આટલા થશે એ રોંગ થિયરી આ ગવર્મેન્ટ ચલાવી રહ્યું છે એક સમાધાન થાય છે છે સારું છે ન્યાય છે લોકો કે ન્યાય છે તમે એકલા ને કારણ ન્યાય ના આધાર છે ન્યાય ડોન્ટ સી ડેર અને ત્યારે જોવું હોય કે થર્મોમીટર જુઓ તમારે રસ્તો કાઢવાનો કે મેં એવું છે શું ગુનો કર્યો છોકરો હમત થઈ તે ગુનો શોધવા માટે થર્મોમીટર જોવાનું બાકી બાબો હમત કરે તમારે કેટલું વિચાર ન્યાય નથી એને આવું કેમ બાપના હમ કેમ થાય છે એ તમારે તમારી શી ભૂલ થઈ છે શોધ કરવાની જરૂર છે કઈ ભૂલ થઈ ગઈ આવો પાડે બાકી એ તો કરેક્ટ તારે છે કે બરોબર છે તમારે મળે એમ કે ખોટું આમ પાસે છે તે જ લાવનાર છે બોલો બોલો એટલે જો પેકેજ લઈને તમે આવ્યો ને પેકેજ તો બહુ જ પડતો પેકેજ તમે જે આવ્યા હોય ત્યાં તમારો ગુણ છે આ મને આવ્યો પછી જે બની જાય કરે નાય કોર્ટ જે બને છે એ કોર્ટમાં તમારે વિરુદ્ધ થાય સાસુ તમારો ન્યાય ના આધાર તમારું બધા લોકો એ જ અને તો પ્રશ્ન ઉભા થાય બંધ થઈ જાય પ્રશ્ન બંધ ના થાય જગત આથી જ ઉભું રહ્યું આ ઉભું રહી જાય આવડી અમને કોઈ આવીને આપણે ગાળ હોય તો તમારું જ્ઞાન છે કરે તમે કહ્યું એમ કારણ શોધવું પડે કોઈ નથી મળી હા એનો નથી આ મારો એનો દોષ નથી મારો કારણ કોઈ દુઃખ નથી રૂપિયા આપું તો ગાડી આ છે ભાઈ દોષ મારો આભાર મારો આભાર મારો તો જાણશે ને આપણે આભાર મારો ખોટું ખોટું થયું છે મારું તમારી તમારી પકડાયું છે સ્ટડીનો ખ્યાલ કેમ થયો સંપૂર્ણ શાંતિ અને જવું હોય તો તમે એકલા જ નથી બીજા બધા જ કોઈ લીધો છે બધા આ નિર્દોષ ને દોષી થયા છે ને પોતાને દોષી પોતાના દોષને મુક્તિ કરે છે કારણ કે પોતે જજ પોતે આરોપી પોતે વકીલ કેવો ન્યાય કરે પોતે જજ પોતે આરોપી પોતે સત્ય વસ્તુ ના જોઈએ ગાંધીને પોતાને ખબર જ કે નિર્દોષ છે કહેવામાં આવેલું મને ખબર છે પાડોશીના બગીચામાં જોયો હતો બગેરા દોડા આવડે આવડે તળાવ બગીચામાં આવડે આવડે કારણ તમારું પોતાનું કર્મ ભૂલ છે બધા હિસાબ જ જે જે આપણા સમાજમાં થતું હતું એ રામજી બતાવ્યું પિતાજી બતાવ્યું હવે ના થાય તમારે લાલ બત્તી બતાવ્યું અત્યારે તો વર્ષ થઈ ગયું 知道呢？